યોગેશ્વર શ્રી કૃષ્ણ સ્વધર્મ એટલે શું આપણા વૈષ્ણવમાં કહે છે ને કે સ્વધર્મમાં રહો ને પરધર્મમાં ન જશો આપણા લોકો સ્વધર્મ એ શબ્દ જ સમજ્યા નથી વૈષ્ણવ ધર્મ એ સ્વધર્મ અને શૈવ કે જૈન કે ઇતર બીજા ધર્મ તે પરધર્મ એમ સમજી બેઠા છે કૃષ્ણ ભગવાને કહ્યું કે પરધર્મો ભયાવહ એટલે લોક સમજ્યા કે વૈષ્ણવ ધર્મ સિવાય બીજા બધા ધર્મ પાળે તે ભય છે તેમ દરેક ધર્મવાળા એવું જ કહે છે કે પરધર્મ એટલે બીજા ધર્મમાં ભય છે પણ કોઈ સ્વધર્મ કે પરધર્મને સમજ્યું જ નથી પરધર્મ એટલે દેહનો ધર્મ અને સ્વધર્મ એટલે આત્માનો પોતાનો ધર્મ આ દેહને નવડાવો ધોવડાવો અગિયારસ કરાવો એ બધા દેહ ધર્મ છે પરધર્મ છે આમાં આત્માનો એકોએ ધર્મ ના હોય સ્વધર્મ ના હોય આ આત્મા એ આપણું સ્વરૂપ છે કૃષ્ણ ભગવાને કહ્યું કે સ્વરૂપનો ધર્મ પાળે તે સ્વધર્મ છે અને આ અગિયારસ કરે કે બીજું કાંઈ કરે તે તો પરાયો ધર્મ છે એમાં સ્વરૂપ ના હોય પોતાનો આત્મા એ કૃષ્ણ છે એમ સમજાય એની ઓળખાણ થાય તો જ સ્વધર્મ પળાય જેને મહીવાળા કૃષ્ણની ઓળખાણ પડી એ જ સાચો વૈષ્ણવ કહેવાય આજે તો કોઈ સાચો વૈષ્ણવ થયો નથી વૈષ્ણવજન તો તેને રે કહીએ વ્યાખ્યાના હિસાબે પણ એકોએ વૈષ્ણવ થયો નથી આમ કહે છે કે અમે કૃષ્ણ ભગવાનનો ધર્મ પાળીએ છીએ પણ કૃષ્ણ ભગવાન મને રોજ કહે છે કે આમાંનો એકોય જણ મારો સાચો ભક્ત નથી હું જે કહું છું તે મારી આજ્ઞા તેઓ એક દાડો અરે એક કલાક પણ પાળતા નથી